સચોટ ઈચ્છા કેવી હોય મોક્ષની ઈચ્છા છે કે બીજે ગામ જવું છે ઈચ્છા કઈ બાજુની રહે છે મુક્તિ સિવાય બીજું કંઈ ન જોઈએ મોક્ષની ઈચ્છા હોય અને જોડે જોડે બીજી ઈચ્છા દેખાયા કરતી હોય ને તો આપણને ખબર પડે કે હજી આ કોઈ એક ઈચ્છા મહી ભરાઈ રહેલી છે કોક દાડો આપણને દેખા દે જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકનો એક દેખાય પણ કોક દાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કોક છે મહી એવું ખબર ના પડે એટલે બીજું કંઈ એવું મહી દેખાય છે દેખાય કોક વાર એકાદ છે કે બે જણ છે ખબર નથી હા એ તો તપાસ કરવી પડે એવું છે ને કે મોક્ષની એકલી ઈચ્છા હોય ને તો એને કોઈ રોકનાર જ નથી જેને સચોટ એકલી મોક્ષની જ ઈચ્છા છે એને કોઈ રોકનાર નથી જ્ઞાની એને ઘેર જશે એ કહેશે કે મારે જ્ઞાનીને શું કરવા છે મારે એમને મળવા તો જવું પડશે ને ના તારી ઈચ્છા જ તારા માટે જ્ઞાનીને લઈ આવશે જ્ઞાની સાધન છે મોક્ષ સિવાય કંઈ જ જોઈતું નથી એવી જેને સચોટ ઈચ્છા છે એની પાસે હરેક ચીજ આવે પણ બીજી ગુફ્તગો છે મહી પોલ છે એને કશું વળે નહીં એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે એને પોલ પત્રિકા કહેવાય છે વીતરાગો કહે છે કે જે અમારા જેવા સચોટ છે જેને કંઈ જ કામના નથી એને અહીં દુનિયામાં કોઈ નામ દેનારો નથી ને નામ દેશે તો પૂદગલનું લેશે પણ આત્માને કોણ અડી શકે આ લોકો તો પૂદગલના વેપારી છે તે પૂદગલના વેપાર ભલે કરે પૌદ્ગલિક વેપાર છે ને કોકનું પૂદગલ લઈ લે બહુ ત્યારે પણ અહીં માલિકી નહોતી એનું લઈ લે છે ને જેને મોક્ષની ઈચ્છા હોય તેને પૂતગલની માલિકી ના હોય પૂતગલની માલિકી છે તેને મોક્ષની ઈચ્છા ના હોય